original tape record is वक्ता आप श्रोता अन्य ज्ञाता दर्शक થોડા સમજમાં આવે એ સમજને કી જરૂર બધે સમજમાં આવે તો ઠીક है नहीं આવે તો क्या કરે थोड़ा मार के कैसा समझ आता है नहीं उसका भाग्य हो बस सीधा होवे तो उसकी समझ आ जाएगा और भाग्य ऐसा है तो उदाय हो जाएगा अंतराय कर्म है तो फिर क्या करेगा हम તમને સમજાયું સાધક ની પાત્રતા મેં કહ્યું ને કે મને મળ્યો એ પાત્ર હું ઇન્ડિયામાં કહી દઉં છું કે જે કોઈ મને મળ્યો એ પાત્ર એને પછી કામ કરવું ના કરવું એની મરજી એટલે હું એ અલાવ કરીશ શું કહ્યું હું એલાવ ના કરતો હોય તો તમારે પૂછવું પડે કે કેમ આ તમે પાછળતા ને બહુ બહુ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 કે પોતાના એનો અર્થ તમને જે થયો સમજ્યો એ કરો જો પોતાના કર્મો તમને જે સમજાય તે ખરો મારે એમનો અર્થ કરવાની જરૂર છે તમારે એમાં એમણે એવું પણ કહ્યું છે કે જ્ઞાની ની આરાધના કરવા વાળો જીવ એક અંતર્મુહૂર્ત માં પણ કેવળ જ્ઞાન ને પામે છે હા અંતર્મુહૂર્ત માં જો જ્ઞાની પાસે અંતર્મુહૂર્ત કામ થઈ જાય એવું પણ લખેલું છે પણ સમજો તો એમને તો ઘણી બધી વાત જ્ઞાની પર વિકલ્પ ના કરાય જ્ઞાની ની પાસે ભક્તિ હોય છે આ પોતાનો દોઢ ડપણ છોડતો નથી જીવ ડપાવદેવ બધું બહુ કર્યું કે પોતાનું ઓવરવાઇઝ પણ છોડતો નથી કે છે ઘણું કર્યું પણ આ પણ સમજે ને જ્ઞાની પાસે ના બોલાય કે જવાબ ના બોલાય પણ અમે તો તૈયાર છે તમે જે બોલો એ અમારે તો હોતો નથી પણ નપાળ જે શું કહેલું જો કરો નહીં તો એ બહુ થઈ ગયું ઓવરવાઇઝ ના થાય તમારે હે તમે હમણાં ને એ કપાળદેવ કપાળદેવ શું કહ્યું કે મહાવીર તો ગયા આજ આયા છે મહાવીર અત્યારે અહીંયા આવો કે છે તો કલ્યાણ છે પેલા ઓવરવાઇઝ કરવા ગયા તો ફરી મજા બધું આખું ખબર પડી ને કોરો કર્યા લ્યો આ નવા પાક્યા શું કહ્યું એટલે આ જગત ના જીવ ઓવરવાઇઝ કરી કરીને અનંત અવતાર ભટક્યા છે શું કહ્યું ઓવરવાઇઝ પણ એટલે શું ગુજરાતી શું કહેવાય અને ચિંતા ઉપાધિ ગઈ નથી આ સ્વતંત્ર ગયો નથી સ્વતંત્ર ઓળખતા નથી ઘણું કહ્યું કે પછી જો તને મોક્ષ ના મળે તો મારી પાસે એવું ગેરંટી આપવા છતાંય લોકો પોતાની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 કરી નાખો કે છે અરે માં પીએ છે ને અહીન કર્યું થાય છે શું કે છે અહીન કરી નાખો તો થતું છે એ તો બે જગ્યા ખોરી કાઢવી જોઈએ મુહૂર્ત જોવું પડે ટાઈમ જોવો જોઈએ તમને સમજ પડી છે ને આવું મોટું વિજ્ઞાન એક ચિંતા ના થાય ગેરંટી આપવા તૈયાર છે પણ હજુ કોઈ એમને તોય પણ ઉત્પત્તિ આપણે ના પકડાય કોના માટે આખું જિંદગી સમર્પણ કરવા તૈયાર છે લોકો આખી જિંદગીઓ ને જિંદગીઓ સમર્પણ કરવા તૈયાર શું કહ્યું તો તમારાથી એક દાડો ના સમર્પણ થાય કે ના થાય એક દાડો સમર્પણ કરવામાં વધો ખરો આના માટે તો જિંદગીઓ ને જિંદગીઓ સમર્પણ કરવા તૈયાર છે ઇન્ડિયામાં બધા પોતા મારી પાસે સો છોકરાઓ પોતાની નિધિ સમર્પણ કરીને બેઠા છે નિરંતર બ્રહ્મચર્ય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 संदेह जाए नहीं संदेह नहीं जाता तो फिर धीरे धीरे बात ही क्या है शंका बिल्कुल जाना चाहिए शंका नहीं रहना चाहिए निशंकता हो होना चाहिए मोक्ष एनु नाम के निशंकता है એ હમણાં એમને જે બધો શંકા છે હજુ ગઈ નથી દાદા હમણાંની વાત કરે છે અત્યારે એમને જે બધી શંકાઓ છે તે હજુ ગઈ નથી એ કાઢી આપો એમ કે છે वो सब सब निकल जाएगा सब निकाल देगा आपको टाइम मिले तो आ जाओ ना ना आया तो तुम्हारी मर्जी की बात समझ ना टाइम मिले तो आ जाए ना और नहीं मिले तो नहीं जाओ કેટલા દાડા રહેવાના ક્યાં ગયા ચંદ્રકાંત ગયા છે ચંદ્રકાંત તો ભાવથી થાય બીજાને આપી દેજો પણ આપી કોઈ ભાવથી થાય બીજાને આપી દેજો એમ કહ્યું આપી કોઈ ચિંતા એ આપણે ત્યાં રહું છું ત્યારે એ હોત ને આખો દાડો આપણે ત્યાં રહું છું ત્યારે કર્મ પહોંચે ભારે કર્મી આખો દાડો આપણે ત્યાં રહું છું કર્યા કર્યો જે તમને ઠીક લાગે તે અમે તમારા તમારો ટાઈમ બગાડશો નહીં ને તમારો ટાઈમ તમારો બગડે શું કહ્યું મને આમાં નવરાશ ના ભાઈ આવી હું ગેસ કહું છું તો આગળ વાત જ કે ભાઈ ના પણ આમાં આવી નવરાશમાં હોય ને જો આ કેશ કહું છું તો તમે એમ કહો કે આ સિક્કા નું શું કરવું એ આનો એક જ જવાબ તમારે કહી દઉં કે અહિંસક જ થઈ જાય સંપૂર્ણ અહિંસક થઈ જાય એટલે બોલો કઈ પહોંચે રે કશું અને તમે પોંચ ને ખોળો પોંચ બરાબર તો આવી ગયા પણ અહિંસક સંપૂર્ણ થઈ જાય બોલો કેટલું તરું વાંચતું અપરિગ્રહ હોય અપરિગ્રતા હોય કે જે સંસારમાં રહીને અપરિગ્રતા કેવી રીતે કેળવી શકાય બધી વાત સંપૂર્ણ અહિંસક કર્યો તો બધું આવી જાય એક અહિંસક સંપૂર્ણ થયો નહીં એમાં અપરિગ્રહ ની બધું આવી જાય પરિગ્રહ માત્ર ઉડી ગયો બ્રહ્મચર્ય માત્ર ઉડી ગયું હવે સમજે તો સમજે પડે ના સમજે પડે ઉપાય જ નથી અમારું કોઈનું તો રહેવું અને સંસાર ચલાવવો અને પરિગ્રહ દશા ઓછી કરવી સી રીતે ગાય એ કરી છે ઓછી ઓછી ત્યાર પછી એના આ નવું વિજ્ઞાન છે કે પરિગ્રહ ની મય અપરિગ્રહી રહે છે આ મય બ્રહ્મચર્ય રહે એવું આ નવું વિજ્ઞાન છે આ તો આને ક્યાં તમે અંતરાલ ચૂકા પાડો છો આ વિજ્ઞાન અમે મને તમે ખોટો છો એવું કહી શકો પણ આ વિજ્ઞાન શું અંતરાય પાડો છો ના અંતર પડે તો શાંત રહ્યો શું કહ્યું આ વિજ્ઞાન અપરિગ્રહ પરિગ્રહમાં અપરિગ્રહ રાખે છે સંપૂર્ણ પરિગ્રહમાં સંપૂર્ણ અહિંસામાં હિંસામાં અહિંસક રાખે ના વિજ્ઞાનની વાત એની પર ઓલી પર બહુ બુદ્ધિ ના ચલાવશે એના કરતાં હું તમને વિનંતી કરું કે બહુ બુદ્ધિ ના ચલાવશે નહીં તો અંતરાય કર્મ ભારે બોધી દેશો શું કહ્યું માણસ કર્મ બોધવા બે હે ને તાર વાર નથી રાખતી એટલે હું અમે અમે એને શું કરીએ વિનંતી કરીએ શું કરીએ શું કરીએ અમે વિનંતી કરી કહીએ કે પોતે બોધવા બે ને તે આ રહેતો નથી બારે કર્મી થઈ જાય શું કહ્યું એટલે અમે વિનંતી કરીએ કે આવા કર્મ શા સારું બોધો જરા સારું બોધો એ કોણ મને કોણ અમદાવાદની દશા છે અજ્ઞાની ની દશા છે અંતરાય કર્મ ની વાત નથી અજ્ઞાની ની દશા છે એમ કે છે અંતરાય બોધી પછી આપણને નુકસાન થશે આપણા ઘરના અમે વાર કરીએ અને પછી આપણે પેલી બાજુ જવું છે એ કેવી રીતે બની શકે મને ખોટું કશું ચાલશે પણ આ જ્ઞાન ને તમે દાખો દાખો શું બધું ચાકુ હોય તો આપણે ચાકી લેવું ના ચાકુ ધકો ના શું કા ધકો કરું હું નથી જોડતો કે આ બધા પરિગ્રહી જબરદસ્ત છે આ આપતા બધા પરિગ્રહમાં અપરિગ્રહી રહેવું તારો મોક્ષ કેમ થાય પણ એ રહી છે કે સંપૂર્ણ અપરિગ્રહી રહે સંપૂર્ણ એક એક વાળ પૂરતો અપરિગ્રહ એ જરા સમજાવો કઈ અપરિગ્રહ અહિંસક અપરિગ્રહ એ શું છે કોણ કે ના એ સમજાવો એમ કે છે ભૂપેન્દ્ર ભી કે છે સમજાવો બધાને એ તો બધું સમજે આ તો એક એ કહેવા માંગે છે કે આ પરિગ્રહ આ બધું આક્રમ વિજ્ઞાન છે એ અપરિગ્રહ પરિગ્રહ માં અપરિગ્રહી રાખે છે એટલે આક્રમ છે આ ક્રમિક નથી અને આ જે છે એ ક્રમિક માં પરિગ્રહ છોડવો પડે તે છોડવાની દશા નથી માણસો ની અને ક્રમિક માર્ગ માર્ગનો ધર્મ પાળતા નથી અત્યાર તો મારી ક્રમિક માર્ગ નો ધર્મ જો પાળતા હોય ને તોય શાંતિ રહે આ તો ક્રમિક માર્ગ માં શું કરે છે મનમાં જેવું હોય તેવું વાણીમાં જુદું બોલે છે અને તેવું વર્તન જુદું રાખે કેવું રીતે રાખવું છે મન વાણી અને વર્તન એક પ્રકારનું મનમાં જુદું રાખે વાણીમાં જુદું બોલે અને વર્તનમાં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 टीका को रहता है मेरी हिंदी मेरी हिंदी कैसी है इसमें टेन परसेंट हिंदी और दूसरी भाषा है हिंदी सच है ही नहीं मगर मेरी हिंदी हिंदी समझ जाता है समझ जाता है उसके बात समझ जाता है कि क्या कहने को मांगता हूँ क्योंकि समझ में आ जाता है इसलिए ये सब लोगों ने क्या किया कि दूसरी इसका है ना सच्ची हिंदी नहीं कराया मेरी जिस जैसी बोली थी नहीं ऐसी ही रखी पुस्तक में બીજા ભાઈઓ ને કઈ પૂછ્યું છે ભાઈ આવો આવો ને આગળ કઈ ગયા નટુભાઈ ક્યાં ગયા આવો આવો તમે આવો ને પૂછો બધા પૂછો ખુલાસા કરો આપડે ગોપાલ કામ કાઢી લો ગોપાલભાઈ ખરા ને ઓકલાહામાં ગોપાલભાઈ ખરા ને હા એમના ભાઈ છે હા ગોપાલભાઈ ભાઈ ત્યાં મળેલા ગયા વર્ષે હા હા જીવનભાઈ તો ભેગા થયેલા રે ગઈકાલ થયેલા અહીં રહો છો તમે હા સિટીમાં રહે છે શું સંસાર વ્યવહાર ચાલે ને આપડો મોક્ષ રે બે બંને જુદા જ રહે હવું ને જુદા તમારે ભાઈ પૂછવું છે કઈ શું નામ એનું પૂછજો આ બધું ખાઈ ના પણ એ શંકા કરશો ને એક જ્ઞાની પુરુષ છે એમાં ખોટું હોય જ ને એક એક શબ્દ સાચો ગયો ખબર ને એટલે સુંદરભાઈ પૂછજો કઈ પૂછવું તમારો સત્સંગ થયો એ જ મોક્ષ ની નિશાની છે કઈ છે એટલો સમજણ પડે ને તો કોમનું છે અને તે કોરી સ્ટેટ હોય તો સમજણ પડે પછી ચિતર્યું હોય ને આ ચિતર્યું તે ચિતર્યું એમાં કશું ભલીવાર આવે નહીં અને આવ્યો નથી અત્યાર સુધી શું ગમે છે તમને શું ગમે કઈ ન ગમે સંસારમાં પ્રાપ્તિ કરવાની રહીને આ બધી પ્રાપ્તિ કરવાની છે ને ના પણ શેની પ્રાપ્તિ કરી તમને ગમે છે શું અગર જે એને ભક્તિ કરી અગાસ જઈને ભક્તિ કરવાની કોની અગાસ અગાસ જઈને હા પછી ભક્તિ સમજીને કરવી કે આણ સમજીને ભક્તિ સમજીને કરવી કે બધા સમજીને આ કૃપાદેવ ની વાણી પોતાની સમજણ સમજવાની છે કે જ્ઞાની પુરુષ ની વાણી દ્રષ્ટિએ સમજવાની છે પોતાની સમજી ને તમને સંસાર સહન થાય છે થોડી વાર કે આખો દારો કંટાળો આવે છે કંટાળો નો આવે ચોપડી વાંચી અને શું કહે છે કંટાળો ના આવે રાજચંદ્ર ની ચોપડી વાંચીએ ને ભક્તિ કરીએ સારી રીતે શાંતિ રહેશે ને ઉપાધિ નથી ને તો પછી વાંધો તો વાંધો આ તો સહન ના થતું હોય શું બહુ શાંતિ છે ના પછી વાંધો આ તો સહન ના થતું હોય તો કોમનું તો કહ્યું ને આ અજ્ઞાન સહન ના થતું હોય તો અજ્ઞાન નો બોધો આપણે સહન કરવાની શક્તિ હોય તો વધો શું આમ સહન ના થતું હોય તો અહીં જરૂર ના એ પછી શું હતું બીજું કઈ પૂછવે જ પૂછજો હા તમારે વાંધો નહીં રાખવાનો ત્યાં કશું પૂછ્યું નહીં સાંભળું છું બધું તમે કઈ પૂછ્યું નહીં પૂછો પૂછો ને પૂછવામાં શું હતો વાર્તાલાપ સાંભળી છે એમાં આનંદ પડે છે આ બધું વાતો થાય છે ને એમાંથી ઘણું જાણવા મળે છે અને આનંદ આવે છે આમાં ઘણું જાણવાનું આ વાતોચીતો થાય ને એમાં જાણવાનું ઘણું મળે પણ તમારો પ્રશ્ન હોય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 અસર ના થાય તો કપાવદેવ નું વાંચેલું કામ નથી શું આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન સમજાવો દાદા આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન આખા જગત માં બધાને થાય છે મુસ્લિમો ને ક્રિશ્ચિયનો ને ક્યારે થાય કે જયારે આપણે એનું અપમાન કરીએ ત્યારે થાય અપમાન કરીએ ને ત્યારે કયું ધ્યાન ઉભું થાય રૌદ્ર ધ્યાન કે મારું અપમાન કર્યું એનો પર એના પર ખરાબ વિચારો આવે એ રૌદ્ર ધ્યાનનું ફળ દર્દ હતી અને આપણે ઘેર કોઈ ખરાબ માણસ આવ્યો હોય અને આપણે ના ગમતો હોય તો ભાઈ મનમાં એ થયા કરે તે આ છે ધ્યાન સમજ ને આખો દડો આ વાત કર્યા કરે છે અને જીવ પોતાની જાતે જાણે છે હું કઈ સમજો છું એ સમજ્યા પણ એનો અભિમાન લઈને ફર્યા કરે છે અત્યારે સમજો નથી સમજો ત્યારે કહેવાય કે આ તે રૌદ્ર ધ્યાન બંધ થાય અને બંધ ના થાય તો ઓછો થઈ જાય શું કહ્યું પણ હું પ્રાલ પ્રાલાલ છું પ્રાલાલ લોકો અપમાન કરે મિનિંગલેસ વાતો પોતા પણ છોડવું નથી અને પછી ગ્રારી પૂછતે શું કરે ગ્રારી પૂછતે બહુ બુવા પાડી પાડી થાક્યા પ્રભાવદેવ કઈ કહેવા બાકી નહીં રાખી પણ શું કરે પ્રભાવદેવ ગોઠ્યા નહીં લોકો કોઈ ગોઠવું નહીં ગપાવતું તેનું આ જયારે જ્ઞાની હોય ત્યારે ગોઠતા નથી હાજરીમાં પછી એમની ગેરહાજરીમાં પૂછે છે શું ભાઈ એટલે મેં કહ્યું છે કે મારી પાસે બધી મૂર્તિઓ મૂકવા તૈયાર છે ને મૂક્યો નહીં મૂર્તિઓ બહુજીની મૂકી છે મૂર્તિ મારી સિવાય કોઈને મુકાય નહીં મહાવીર સિવાય ચોવીસ તીર્થંકર સિવાય કોઈ અંતે ચોવીસ તીર્થંકર નહીં મહાવીર એકલા જ મુકાય કારણ સાચે રહેવું છે પણ લોકો સમજે ઠોર બેભાન પડે પ્રભાવ એ નાખે કે અમારી પાછળ મૂર્તિઓ મૂકશો નહીં પણ આ લોકો કેવા જ્ઞાની પુરુષ થયા પણ તેને અર્થ ના હશે હતા હતા નિરાતે મુંબઈમાં પોડ્યા પોડ્યા કેસેટો સાંભળે છે અને મસ્તી મરે છે આત્મસિદ્ધિની કેસેટો સાંભળે છે ધન છે ભાઈ આ જ્ઞાની ને તમે ભગવામાં બાકી રાખી નથી શું કહ્યું કેસેટો સાંભળે છે કઈક તો નિયમ હોય ના હોય તમને કેમ લાગે ભાઈ ભાઈ કઈક નિયમો હોય હોય કે ના હોય એની હદ હોય કે ના હોય તમને કેમ લાગે કૃપાળદેવ આવું કર્યું છે કૃપાળદેવ અરે ક્યાં કૃપાળદેવ શું કર્યું શું શું મોટી તરાઈમાં હુતા હુતા મેં જોયું તે કેસેટો આત્મસિદ્ધિની સાંભળે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 રખવી પડી જાય ને તે કૃપાળુના ભક્ત બુમા બૂમ કરી મળે એટલે હું આ કૃપાળુ ભક્ત આવું ના કરે ત્યારે રખાવી પડી જાય બુવા બૂમ કરવાની શું કરવું બુવા બહુ કરવાની નોકર આપવા પડી જાય તમે શું કરો બા એવું કે છે કે આપણા ભાગમાં નથી તો જતી રહી એમ આપણે કે પડી જાય તો કે આપણે એવું માનીએ કે આપણા ભાગમાં નથી જતી રહી નોકર ને કોઈ ને નોકર ને કહીને શું થાય કે કે કોને કે બોલે ખરા કઈ શું થાય બોલતા આવડી આવડી બોલે એમના બા એમના બા સમાજ પર બેઠો હતો મને કહે છે મારે વાત હોભળી છે વાત હોભળતા હતા જ્ઞાનની બેઠા હતા પછી જોડે પ્યાલો ફૂટ્યો નહીં તે કહે શું ફૂટ્યું મેં બાજી આત્મા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 શું છે તે કોધિત પેલા કાઢે કે પરિણામ કઢાય પેલા કોઝિસ કાઢવાના કે પરિણામ કાઢવાના કોઝિસ કે હા તે કસાય કોઝિસ છે તમે કાલે કસાય કાઢી આપીએ અલગ પડી જાય હમણાં બહેનો હોય જ રાખવાનું છે ને જ્ઞાન તો કેટલા પાંચ વાગે પાંચ વાગે રાખવાનું છે સર હમણાં બેન નીરુબેન આવે એટલે વાત કરું હા બીજું કોઈ એને કઈ પૂછવું તો પૂછવું જ્ઞાની પુરુષ મળે તારું સફાળુદેવ કહ્યું છે શું કરવું એમની જોડે એમની પાસે કેવી રીતે બેસવું કેવી રીતે શું કરવું કૃપાળુદેવ કહ્યું છે એટલું જો સમજે તો એ બહુ થઈ ગયું શું કહ્યું પણ કઈ ચેતવણી આપી છે કે નહીં આપી હોય શું આગળ ખૂબ કરવા દાદા ફરી જરા કહો તમે શું કીધું એ ફરી કહો કે ખ્યાલ નથી તમે હમણાં પૂછ્યો ને પ્રશ્ન એ ફરી પૂછો ખ્યાલ નથી આવ્યો કયો પ્રશ્ન કૃપાળુદેવ નું એ તો કહ્યું મેં કૃપાળુદેવ કહ્યું કૃપાળુ દેવ કહ્યું એટલું કરે જીવ જયારે પોતાના વિકલ્પો ના કરે બહુ સારું પડે તો એને બહુ ચેતવણી આપી તમારે એટલી પરીક્ષા કરી લેવી કે આ કૃપાળુદેવ કહ્યા તેવા જ્ઞાની છે કે નહીં એ પરીક્ષા તમારે કરવાનો અધિકાર કરો તો સમજો ને દાદા વિકલ્પ એટલે સમજાવો કે વિકલ્પ એ શું એટલે સમજાવો વિકલ્પ કોને કહેવાય કોણ કહે છે હું પૂછું છું શું એટલે વિકલ્પ વિકલ્પ એટલે શું વિકલ્પ હા વિકલ્પ અને સાવ શું નામ એમનું પ્રાણજીવનભાઈ પ્રાણજીવનભાઈ પ્રાણલાલ પ્રાણજીવન પ્રાણલાલ હા હું પ્રાણજીવન છું એ વિકલ્પ તમે જે છો એ જાણતા નહીં હોવાથી હું પ્રાણજીવન છું એ વિકલ્પ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 આપણું જ્ઞાન રહેશે કે નહીં રહેશે જોવા જાવ તો આ અમને જ્ઞાન લીધેલું છે ચોવીસે કલાક રહેશે જ્ઞાન અને પિકનિક ઉપર ગયા તો રહેશે કમ્પ્લેટ થઈ જાઓ મજબૂત થઈ જાઓ શું કહ્યું પાંચે આજ્ઞા પાડે પાંચે આજ્ઞા એટલે ભાઈએ પાડે એટલે મેં ગેરંટી આપી છે એક ચિંતા થાય છે ગેરંટી દાદા મારે મને ચિંતા નથી થતી હવે હવે ચિંતા નથી થતી મને હા દયા વિધિ કરી આપ્યો આપણે લાવો વિધિ કરી આપ્યો કાલના આયા છે પણ વિધિ થઈ નથી ને I'm છે please, recording. કે દુનિયામાં ઘણા ધર્મો છે અને ઘણા ભગવાનો છે તેને રીતે ભગવાન માનવીના એકબીજા પ્રત્યે ઘૃણા તિરસ્કાર છે આ દૂર કરવા શું કરવું જોઈએ